એક કરોડ રૂપિયાની મિલકત છે પણ એ ચાર મારી પાસે નથી અને મને આમાં છોડાવડાવો કે જ્ઞાન તો લીધેલું નહીં પણ તેનું દબાણ આવ્યા બધા આપણે મતમાં મેં કહ્યું આપણે તારા અમુક મકાનમાં આપણે અરજી કરી જૈન હતા ને જૈન હતા આ આ સત્તાના અને વર્તન કઈ જાત નથી એના મહાત્મા એ જોડે આવ્યા ને જે લોકો એને કહ્યું કે દાદા પાસે આવીને તમે વિધિ કરાયેલી એ મહાત્મા એ કહ્યું તું કઈ દેહાતું કશું હાલ તે ના હીરા લોધિયા કામ થઈ ગયું એટલે હવે ખબર પડી ગઈ ભગવાનને કઈ જોઈતું નથી ભગવાન બદલાતી નહીં કરતા પણ એને ભાવના બતાવી દે ના બતાવી દે બતાવી દે મારા તો કામ થયું ભગવાન કઈ ભગવાનને જરૂર નથી તારા માટે જ કરું છું બેસવાનું છે અહીંયા લાવે છે જવાબ રહેતો ત્યારે નહીં તો હેલ્પ કરતા હોય રહ્યું છે અને તમને એટલા જ એક્ઝેક્ટનેસ છે ચાલો આશરો છે તમારે આશરો આશરો છે એનું પરિણામ છે પરિણામ આપવાનું જે પરિણામ છે કરેક્ટ છે જે આવે નેગેટિવ આવે પોઝિટિવ આવે વ્યવસ્થિત માં પરિણામ વ્યવસ્થિત વ્યવસ્થિત કરેક્ટ છે એટલે બધા આશરા ભગવાન નામ પર આશરો બેહાય ને આશરા આશરા કરેક્ટ પડે એટલે ખુશ થઈ જાય પછી પાંચ રૂપિયા ફેલ જાય ત્યાં કે આમ બધું બન એ છે બધા રિલેટિવ ધર્મ એ છે આ બાના કાળી કાઢી છીએ કે આપણે એમને ગુરુ બનાવવાના મારા પહેલાના ગુરુ હોય એમને શું કરવાનું એમને એમ રહેવા દેવાના કે શું કરવાનું પહેલા જે ગુરુ હોય તો એમનું શું કરવાનું અજ્ઞાન દાદા ક્યાં ગુરુ છે ગુરુ તો આજે કર્યા હોય રહેવા દેવાના ગુરુ ને કાઢી નહીં ગવાના ગુરુ તો બીજા બધા જ રસ્તામાં જવું હોય એને રસ્તો જોડતો ના પૂછવું પડે ના પૂછવું પડે ગુરુ એટલે પૂછવાનું તા એ ભમ્યા કહેવાય એ ગાઈડ કહેવાય શું કહે એ મોક ના આવે મોક તો જ્ઞાન અમે કઈ ગુરુ નહીં ગુરુ એટલે ભમ્યા તો ગાઈડ ના અને દિલ્હીમાં જઈએ ગાઈડ લે આપણે એ થયા ગાઈડ તમારા ગાઈડ બાળનું પચીસ પચાસ દોડ હોલ્ડર આપતા તે આપશે અમારે અમારે કઈ લેવાના એનામાં કોઈના ગુરુ છે નહીં બધા આખા જગત ના શિષ્ય છે આખા જગત ના શિષ્ય રહ્યા છે ગુરુ જવા દેવાના રસ્તામાં જડે એટલે કોઈ ના પૂછવું પડે બધું હું કરી આવ્યા રહેવાનું બધું અને આ મોક્ષ નું રહેવાનું બધું ગુરુ જોઈએ એમના વાઇફ છે એમના મધર છે દાદા બાય જ્ઞાન લીધું છે બાય ગયે વખતે જ્ઞાન લીધેલું આખું જગત ગૂંચવાળા હોય કારણ બધે ટેન્શન હોય ટેન્શન વગર જગા ના આપણે આવેલા જ્ઞાન દુબારી આજ્ઞા હોય ટેન્શન જાય એવું અમુક ગેરંટી આપીએ આપણા બાળકોને ડિસિપ્લિનમાં લાવવા માટે આપણે શું કરવું જોઈએ મા બાપે આપણે એમને ડિસિપ્લિનમાં લાવવા માટે આપણે ડિસિપ્લિન જ થવું જોઈએ ને જો મારો કોઈ વ્યસન કોઈ કોઈ હરકત રહી નથી મારામાં અને નો સિગરેટ આખું જગત સિગરેટ લેવાનું અહીં નો એટલે તમે કેવા રહ્યા સૂર્ય બાપે કેવા રહ્યા સૂર્ય એમની સ્વતંત્ર પાછળ આવી ભાઈ લાવો ભાઈ બહારનું જોઈને તૈયાર થાય બહારનું સારું દેખાય પોતાની પાસે આવી હોય તો મને લાગે સારું આવું કે મારા મારા ખરાબ છે એવું સિદ્ધાર્થ કરી જાય ડાક્ટર ને દે છોકરા બ્રાઉન ફળ બેસી જાય હવે વધારે એવું નથી બહુ તો જતો એ જ બધો મોહ બધે મોહ લગી હતો નથી ગયો ને જ્યાં બધા દેવું બધા દેવું જે મોહ દિવસ એવું જવા નથી ગયો ડાક્ટર બહાર જાય ઇનામ આપે થોડો રહ્યો છે આપણે ગાડી માટે ધણી જોડે લઈએ તો છોકરા જોઈએ મા બાપ છે આરી હાલ લડી પડશે મા બાપ કહેતા એ ભારી હાલ લડી પડે મા બાપ કહેવાય છોકરા નહીં થાય મારા ઘડી કેવા મા બાપ કહેવાય અમને મારા કહે ભાડુતી લાગે મા બાપ તો હારો મેં કશું પૂછ્યું નથી તું જ હસબન્ડ છે પહેલી વાર આવ્યા શું નામ છે કંચન કંચનભાઈ કંચનભાઈ ખરેખર કંચનભાઈ ખબર નથી ખરેખર ખરેખર નામ છે કંચન આત્મા કંચન છે કે ખબર નથી ખરેખર નામ કંચન છે પણ આત્મા કંચન છે કે નહીં ખબર નથી ના પણ નામ કંચનભાઈ છે તે ખરેખર કોણ છે તમે આ નામ ના તમે માલિક છો માય રીલ કંચનભાઈ નોટ આય તો ફ્રી જાય આત્મા આઈ ઇઝ આત્મા હા તો આત્મા પણ અત્યારે કંચનભાઈ ગાળ વર્ષમાં આત્મા નહીં થતા ને કંચનભાઈ થઈ જાય એવું ના થયું છે તમે આત્મા હવે કંચનભાઈ ગાળ વર્ષ હશે ને એવા આત્મા થઈ જાય કંચનભાઈ કશું આવે તો તમને હશે ના અને થોડા આપણા જ્ઞાનથી પણ થઈ પોતાને પોતા પોતે પોતાને મળી ગયો એ જાણવું પડે ને એટલે હું કોણ છું રિયલાઇઝ કરું છું ના કરું છે દેશમાં કઈ ભાવ બધા બધા બધા બધા બધા બધા બધા બધા બે જોડી જોડી કામ શું કામ છે હરી ભગવાન ભગવાન ભગવાન ભગવાન પ્રાઇવેટ લિમિટેડ છે ખબર નથી ખબર નથી ભગવાન ના ભાઈ એટલો જ પ્રાઇવેટ લિમિટેડ કંપની છે સમજ્યું ને કંપની છે ને એક દુનિયા કાર્યક્રમ આપણે કરવું પડ્યું હે આપણે મળતા નહીં કે ક્રોધ માન માયા લોભ ના કરો તો આપણે કરીએ જતા થાય છે ભગવાન બનાવી નથી ભગવાને બનાવી ગોડ ઇઝ ક્રિએટેડ કરેક્ટ બાય રિલેટિવ રિફાઇન એટલે લૌકિક રીતે કરો છે લૌકિકમાં તો બહાર જઈએ ને કોઈ પૂછાય તમે ભગવાન વિચારશીલ માણસો નાખી વિચાર કેવા વિચારી નાખ્યું ત્યારે નાખીએ કારણ કે ભૂખે બધા માણસો થાય બનાવે ત્યારે મારી કેસ બનાવે મારું ચડાવે છે મારું એવું કહે લોકો તો પણ ચડાવે ઈશ્વર તમારે નોકરી ન કરી તમારું કન્ફર્સ કામ કામ કર્યું ભગવાન કરે ભગવાન જ બધું કરે છે ને ભગવાન જ બધું કરે છે ને તો તમારે શું કરવાનું એ આપણને કરાવડાવે છે એ આપણને કરાવડાવે છે તેઓ લોકો કહે ને ભગવાનમાં પ્રેરણા કરી ત્યારમાં જુઓ જાય જેલમાં તારે નહીં જવાનું ભગવાન જાય જેલમાં શું એ આવતી કરાવડા જોખમદારી નહીં કરે એમની જોખમદારી હોય તો આપણને મનમાં અશાંતિ કેમ થાય એમની જોખમદારી હોય તો આપણને મનમાં અશાંતિ કેમ થાય આપણી જોખમદારી માટે જોખમદારી આપણી જોખમદારી એમને આપી નથી આ તો આપણી જોખમદારી છે આપણે આપણે કરતા છે ને આપણું જ છે મોટું મોટું લાઈનમાં નહીં ગયા મોટું લાઈનમાં ઉતરેલા નહીં ઉતરેલા નાના ઉતરેલા એટલે પગથી ગયેલા ને હા છૂટા જઈને આપણે ભાઈને કહીએ કે તું ચોર છે ભાઈ શું કે સમજ કે આપણને તું ચોર છે તું ચોર છે તો આપણે સમજી જાય દુનિયા કેવી છે હવાની એટલે આપણે કઈ તું રાજા સમજીએ તો આ બધા કાર્ય કરવા છે ભગવાન તો તમને પ્રકાશ આપનારા છે પ્રકાશ એ પ્રકાશમાં તમે આ બધું કાર્ય કર્યા કરો એ દરેક ને આપે છે એમ નથી કે આને આપો એમને આપે છે ને પોલીસને આપે છે બંને એટલે ભગવાન તમે બીજું કશું કાર્ય કરો તમને જે ઠીક લાગે તો પછી કર્યા કરો જો તમારું પ્રોજેક્ટ છે ક્રિએશન જ તમારું કરશે અને જવાબદારી તમારી જવાબદારી એની બધી ચિંતા કરે ચિંતા તમારે કઈ પણ હે છોકરો જન્મ્યો હતા કે અમારો છોકરો છોકરા છોકરો અને મરી ગયો હતા ભગવાન મારે એવું વાપરેલું છે દસ લાખ કમાયો હતા કે હું કમાયો અને ખોટ ગઈ ત્યારે ભગવાન કાઢી એવું કે બહુ નુકસાન લોકો નહીં બરાબર બીજાને ભગવવામાં સુરા આપણે કેમ કે બીજાને ભગવવામાં આપણે સુરા કેમ જોઈએ બીજાને ભગવાન બહુ સુરા બીજાને ભગવવામાં એનું કારણ કે પોતે પોતાની જાતને બહુ ડાઘો માને આ લોકોને લોકોની ખરાબી કરે જય શ્રી જય શું પંચોતેર સમજાય છે આપી છે તરીકે આપણે આપીએ છીએ ભગવાન આપીએ આપણે એવું જ કેમ સાયન્સ આપી દો મને આપી દો બધા એને જાણ્યું પોતાનું સ્વરૂપ ના જોયું તો બધું થયું પ્રોબ્લેમ ઉભા થાય છે નહીં બધા ઘણા બધા થાય છે પ્રોબ્લેમ ઉભા ના થાય એવો માર્ગ જોઈએ બહુ એના માટે શું કરવું જોઈએ આપણે એના માટે શું કરવું જોઈએ આપણે એ દેના હાલ તમે બોલાયા નકામા ભૂતવાળ ઉભા કરવા આખું જગત ભૂતે બાવા બાવડી સાધુ સમજે છે બધા એ ગુજવાળ પછી મુક્ત થવા માટે તમને બોલાયા ઈચ્છા થઈ ગુજવાળ મુક્ત થવાની એની કોઈ ઈચ્છા થઈ Thank you. મારી સાચું લાગતું હોય તો અહીંયા આવજો હું તો એ સાચી હતી તો કર્યા શું કર્યું અહીંયા આગળ ભેગા કરવાનું ધર્મ તો બધું મુક્ત થવું હોય કરવાનું ખોટી છે ને વાત શું છે સર્વદુઃખોથી મુક્ત થવું હોય સ્વતંત્ર થવું હોય ઇન્ડિપેન્ડન્ટ હોય શાંતિ બહાર રહેતી હોય તો ફેરફાર કરવાની જરૂર નહીં તો કહ્યું ને ઈચ્છા એ થઈ મારે પણ આવું થતું હતું આપણ હમણાં જ બનાવી છે તાજી જલેબી હમણાં જ બનાવી લાવ્યા છે

ટાઈમ લઈ ગયા હતા મહાદેવન લાસ્ટ ટાઈમ જ્ઞાન લઈ ગયા હતા પાજી ફેરે હમણાં પહેલી વારમાં આવ્યા જ્ઞાન લઈ ગયા હા લાસ્ટ ટાઈમ લઈ ગયા હતા એનાથી રહી સાઉથ ઇન્ડિયા સાઉથ ઇન્ડિયાના છે સાઉથ ઇન્ડિયાના સમજાવ્યા હતા તમે બરાબર એક જ માણસ દાદા એક જ માણસ ચિંતા કરવી નથી પણ થાય છે ચિંતા કરવી નથી જ્ઞાન જાણે છે કરવા જેવી નથી જાણે છે તો ચિંતા કરે છે એ જાણે એવું થાય એ પૂછે કેમ એવું થાય તારા કેમ એવું થાય છે દાદા હું જાણતો નહીં કેટલી કેટલા લોકો મેં છે આપડે કઈ શું જોયું છે વાર માત્ર આપણે સાંભળતા નથી કેમ હું સાંભળતો મને કેમ સાંભળતો નથી એમ મને ખબર પડી કોણ સાંભળતો પણ આપણે લોકો બોલે જ નહીં હું સાંભળું છું હું ખાવું છું ને સાયકલ આગળ જઈએ એક જ ગામ ના નથી બધી ગાર્ડન ના તમે પટેલ છો હવે જોડે હમ 係呢度。 પારખુણી બે અરે વચ્ચે કાગળ રાખ્યું શું થાય લોકોને હોરવું ના થાય એટલે અત્યારે કાગળ વગેરે કઈ નથી બધું ગુસવા પછી પછી લાવજો જાય હવે માલ ભૂતે જાય એટલે આપણે મારા મગજ ખરીદી ગયું લાગે નહીં બહાર શું બોલવાનું તે તને સંગત વાળું છે બરોબર આ ભગવાનની ભાષામાં તમે શુદ્ધ થયા છો કેવું આ ભગવાનની ભાષા જે છે એની લેંગ્વેજ એમાં તમે શુદ્ધાત્મા છો પણ બહારની લેંગ્વેજમાં શું નામ છે કંચનભાઈ હે કંચનભાઈ કંચનભાઈ શું કંચનભાઈ કંચનભાઈ કંચનભાઈ બહારની ભાષામાં કંચનભાઈ બહારની ભાષા રિલેટિવ ભાષા કેવી છે બ્રાન્ચિંગ રિલેટિવ ભાષા છે ને અને આ રિયલ ભાષા છે આ કેવી ભાષા છે ભગવાનની રિયલ ભાષા ધી વર્લ્ડ ધી વર્લ્ડ ઇઝ ધી પધલ ઇઝ સેલ્ફ ધી વર્લ્ડ ઇઝ ધી પઝલ ઇઝ સેલ્ફ વિજ્ઞાનથી પધલ થઈ ગયું છે આપણે આ પધલને સોલ્વ કેવી રીતે કરી શકાય સાહેબ ભેદ વિજ્ઞાની પુરુષોને સોલ્વ કરી શકે લાઈન ઓફ ડિમાર્કેશન નાખે આ આત્મા છે અને આ અનાત્મ વિભાગ બરાબર ને And that by real viewpoint, you are, you are to say Sudhatma by real viewpoint. And Gantarlal, Gantar by, by relative viewpoint. You are concerned by, by relative viewpoint, you are Sudhatma by real viewpoint. There are two viewpoints to solve this puzzle. આ બધા સોલ્વ કરવા માટે કેટલા વ્યૂ પોઈન્ટ ની જરૂર છે બે કયા કયા વ્યૂ પોઈન્ટ રિયલ વ્યૂ પોઈન્ટ થી તું સુધાર્થમાં અને રિલેટિવ ઇમ્પોર્ટન્સથી કન્સર્ન રહી સમજ તને સમજ પડી જાય તને સમજ પડી પછી આવતી સારું આવું તો ભૂલી જવા માટે તને સમજ પડી યાદ રહેશે શું છે હવે ગાય ને જતે બહાર બાર રેડની ભાષામાં શું કે છે ગાય કે છે નહીં અને રિયલ ભાષામાં શું હશે હા એ ભગવાનની ભાષામાં શુદ્ધાત્મા છે અને બાર ની ભાષામાં રિલેટિવ ભાષામાં ગાય છે સમજ ને બકરીને રિલેટિવ ભાષામાં બકરી કે અને રિયલ ભાષામાં શુદ્ધાત્મા સમજ પડી અને ગુલાબના છોડને રિલેટિવ ભાષામાં ગુલાબ રિયલ ભાષામાં શુદ્ધાત્મા ધી વર્લ્ડ ઇઝ ધી પઝલ ઇટ સેલ્ફ there are two viewpoints to solve the puzzle. By relative viewpoint, you are Kantanmari. By real viewpoint, you are Shuddha. Shuddha Kantilal By relative viewpoint, you are Kantilal. and by ભાષામાં તું શુદ્ધાત્મા થઈ ગયા અને બહારની ભાષામાં કાંતિલાલ વ્યવહારમાં વ્યવહારમાં શું વ્યવહારમાં કાંતિલાલ ભાઈના ફાધર બેના ધણી બધું વ્યવહારમાં અને ખરી રીતે નીચે તમે શુદ્ધાત્મા તે વ્યવહાર જે છે એ વ્યવહાર જ છે તેને તમે પહેલા ના ખરી રીતે પણ હું જાંતિલાલ એ ભૂલ હતી એ જ ભ્રાંતિ હતી ખબર પડી ગઈ છે ને ખરી રીતે હું કંચનલાલ જ શું કહેતા હતા ને એ જ ભ્રાંતિ હતી ને એ જ અહંકાર હતો જ્યાં નથી કારણે આપણે ખરેખર ત્યાં આગળ આપણે માની લીધું હતું લઈ જાણ્યા છીએ ખબર ને હવે જાણીએ તો ખરેખર રીતે તમે સુધાર્થમાં છો અને બહારની ભાષામાં વ્યવહારમાં તમે કંચન ભાઈ છો તમને ભાઈ ડાક્ટર શબ્દ પડી ગઈ ને વ્યવહારથી ડાક્ટર કે નીચેથી ખરી રીતે ડાક્ટર કે વ્યવહારથી ખરી તમે શુદ્ધાત્મા ખરી બધા ખરી રીતે શુદ્ધાત્મા પણ વ્યવહાર છે ખરી રીતે શુદ્ધાત્મા તને સમજ પડ્યું ને હા પડી સમજ

જેવા જેની મધર થાવ કઈ રીતે સુધાર આ ભૂલી નહીં જવાય ને એક વખત આપણું નામ પાડી દે ભૂલી નહીં જવાતું તો આ તમને અત્યારે તમારે ફરી નામ પાડીએ છીએ આ કાયમનું નામ પરમાનન્ટ નામ આપીએ છીએ શુદ્ધાત્મા જેવા તો ટેમ્પરરી હતો બીજા જન્મ જાય તો બદલાય બદલાય ને એ ટેમ્પરરી એડજસ્ટમેન્ટ હતું ત્યારે તમે પરમાનન્ટ માની લેતા હતા એવું હું જ કરતર બેઠું હું જ કરતર બેઠું તો કહે બાયના ધણી કઈ કાયમ ના કોઈ કાયમ ધણી ના હોય ને અને બાપો થયેલો હોય છે ક્યારે તો બાપા ને કાયમ ના ને મિલકતા બધે મનમાં માને છે હું કાયમ નથી ક્યારે ચાલ્યો જાય બાપા લાકડાને સાચી વાત છે આ ભ્રાંતિ બની છે કાયમ લોકો લોકોનું ચેતરી લાવે અને છોકરા ના આપે પોતે કરે પોતે બોલે કરક ના કરે આપડે હા એ ગ્રંથિ એ દુઃખ નો વરસ એટલે આ દુનિયા ભગવાન થી બનાવી ભગવાન તો હે નાતા સત્તા પોતાની અંદર સાથે રહી અને દુનિયા ચાલે એની હાજરીથી હાજરી જે હોય ના ચાલે એ કશું કરતા નથી પણ એની હાજરી ચાલે જેમ સૂર્યનારાયણ કશું કરતો નથી એની હાજરીથી કોઈ તાપ લે કોઈ અજવાળું લે કોઈ નથી દરી બનાવે કશું નહીં હાજરીથી પોતે કરતા નથી એ રીતે એની હાજરી ચાલે છે ભગવાન ના બધા હાજરી બનતી જાય કારણ કે પ્રકાશ આપે શું આપે જે માત્ર પ્રકાશ આપે આ બે વાક્યો આપ્યા તું પાંચ ને આપું છું આપવા માંગુ છું આ બે અઘરી થઈ ગઈ આ રિલેટિવ રિયલ હવા જોવાનો અભ્યાસ કરવો પડશે પહેલો અભ્યાસ કરવો પડે ને કે ભૂલી જવાનું આપણે ગભર બારી ગયા એટલે ગાય દેખાય કે બકરી દેખાય કે કુકડું દેખાય મરઘું દેખાય વંદો દેખાય વંદામાં રિલેટિવ ભાષા વંદો રિયલ વસ્તુ બરાબર ને એટલે વંદા બહુ નીકળતા હોય તો જુદાને ના કરજો એમાં એ ગયા વાતમાં ભરી અને પચીસ મિનિટ જેટલે જ્યાં નદી બધી હોય ને ત્યાં છોડી આપવા છોડી આવે ને નદીમાં નાખી દેવા નદી નાખી દેવાના છોડી હા નદી નાખવાની ગેરેજ ના પાણી નાખી દે નદી નદી નો ભાગ છે ત્યાં છોડી દેવાના નદી ના નાખાય આપણે સુગંધ નદી નાખી દે શું થાય આ સમજ ને બંધા બીજો નીકળે ત્યાં રાખો ની ગોબરાવી એટલે નહીં નીકળે નીકળે તો આપણે બીજે બીજા કરવાનું એટલે ઉપદ્રવ છે કુદરત ના એમાં એ બીજો જાતે રહી કુદરત ઉપદ્રવ કરે ત્યાં પછી ત્યાં દાદા કશું ના પડે એક જ દાદા કશું ના એટલે આપણે અમદાવાદ આપણે એ રૂમ બંધ કર્યા છીએ કદાચ પણ એમ ને વધી જાય તો દાદાને માફ ના એટલે તમારી જવાબદારી નહીં હવે તમે અહીંથી મુક્ત થઈ જશો આ અમારી આજ્ઞા જો પાંચ આપું છું તમે પાડો તો એક ચિંતા થાય તો જવાબદારી અમારી છે શું કહ્યું મારી પાસે આવો તમે ગોદબાર માં આવે લોક નથી થતા એ તમે પુરવાર કર્યા નહીં સમજો ને તમને એમ લાગે થાય છે હું કહ્યું હું પુરવાર કર્યા કે તમને નહીં થતા સમજો ને આ વિજ્ઞાનને સમજવાની જરૂર હજુ હું દ્વારકા રહેવા છું તે કામકાજી લેજો ફરી ફરી ભેગો નહીં થાય સમજો ને બીજા બધા કામ છોડીને અહીંયા આગળ આવીને સર્વિસ હોય તો સર્વિસ કરીને દવા બંધ કરાવી પણ મજા સમજો ને સાડા અગિયાર વાગે સુધી આવું છું સમજો કરીને અને ચિંતા ના થાય જીવન હોય પછી મજા નહીં પછી દવાખાન કરાયા કરો તો તને ગમી બધી વાત કેટલા કેટલી આજ્ઞા આપી કઈ ગઈ એક રિલેટિવ થી કંચન અને રિયલ થી શુદ્ધાત્મા બાય રિલેટિવ યુ ફાઇન્ડ યુ આર હસબન્ડ ઓફ યર વાઇફ યુ આર બ્રધર ઓફ યર સિસ્ટર બરોબર છે ને તારે સમજણ પડે છે ને ચાલો શું સગા થઈ હસબન્ડ એના અને એના હાથે લાયા છે પેલા ચારે લીધું ખરું ને એ બહુ તમે નાખો ને સમજણ પડી થઈ ગઈ બે આજ્ઞા આપે અમે કઈ અઘરી રાખી નથી ને આ ધોવાનો પણ અભ્યાસ કરજો શરૂઆતમાં અભ્યાસ થયો ને એ બધું ભૂલી જાય પાછું પાછું બધો પાછો અભ્યાસ થઈ ગયેલો છે ને દેહાધ્યાસ થઈ ગયેલો છે ને એટલે ભૂલી જાય પહેલું આપણે સ્ટેન્ડર્ડ મારીને પણ જાગૃત પછી મહિના પછી સરસ થઈ જશે બરાબર ને આ ત્રીજી આજ્ઞા આપું છું અત્યારે સુધી તો તમને એવું લાગતું હું કમાઉં છું અને હું જ આ બધું કરું છું મને જ કર્યું આ બધું કેવું એવું લાગતું લોકો શું કે છે દસ લાખ કમાયો અને થોડી પડ્યા જાય ફરી ફરી પછી કોર્ટ જાય તો આપણે કેમ તે રામ થઈ ગયા હતા કે ભગવાન આવું ભગવાન ના માથે જોતું થાય આવો કપાય આવો આપશે કહો ભાઈ છતાં આપેલા નહીં આપેલા એવા બધા આપેલા ધંધો જ આ કોકરી પર નાખી દેવું મારા સસરા એવા છે મારા બાપા એવા છે પોતે ના આગળ એને બહુ દુઃખ કરે છે ભોગવે છે ને એ આરામથી ભોગવે છે ગયા આરામથી ભોગવે છે જો ડાક્ટર એનો અમારી ભોગવે છે ને કરેલા કર્મ ભોગવે વગર ઠીકો જ ના થાય તારે અમે પડી ભાઈ ના આગળ હવે કોણ કરે છે આપણે સમજાયું નથી લોકો શું જાણે છે કે હું નહીં કરતો ભગવાન કરે છે બધા ભગવાન નહીં કરતા એ નહીં કરતા તને ભ્રાંતિ એમ લાગે શું કરું છું અને એ હેપન આ થઈ રહ્યું છે શું થઈ રહ્યું ઇટ હેપન એવું નહીં લાગતું બધું એમને ચાલી રહ્યું છે એવું એ ચલાવું છું તો ઇગોઇઝમ છોડે ને કોકે જા પડે તો ઇગોઇઝમ કરવાથી ફરી આવતા અનંત અવતારો દયા કરે બોલું ને જ્યાં પોતે નથી કરતા છતાં કરતા માને છે તેથી આ બંધન છે અને ભગવાન કરતા છે કે ભગવાન ને બંધન થાય પણ ભગવાન કરતા છે ને એ કરતા એ કરતા કરતા છે એટલે હવે કોણ કરતા છે નહીં કોણ કરવું પડે એટલે એક શક્તિ છે કે જે કોમ્પ્યુટર જેવી છે સમજતી રૂપે રહેલી છે કેવી રહી છે સમજતી રૂપે તે ભાઈ કોમ્પ્યુટર ને મેં તમારા ખરાબ ભાવ કર્યા હતું ને કોકને એને મારવાના કે નુકસાન કરવાના ભાવ કર્યા હોય ને એ કોમ્પ્યુટરમાં તમારા ભાવને ભાવ પીડ જાય અને ફીડમાંથી પછી કોમ્પ્યુટર આવે પરિણામ એ બધા ભોગવવા પડ્યા વ્યવસ્થિત નામની શક્તિ કહું છું શું કહું છું સાયન્ટિફિક સકમ છે એવિડન્સ નિરંતર વ્યવસ્થિત નામની શક્તિ અનાધિકારથી સૂર્ય ચંદ્ર તારા બધા નિરંતર વ્યવસ્થિત જ રાખે છે કોઈ અવ્યવસ્થિત થવા દેતું નથી જોતું ને નાના નાનો છોડ હોય તો પાડી નાખે પણ જીવતો રાખે વ્યવસ્થિત જ રાખે વ્યવસ્થિત નાની શક્તિ બધું જ વ્યવસ્થિત રાખે અવ્યવસ્થિત થવા દેતું નથી છતાં એ એ ચેતન નથી કોમ્પ્યુટર જેવું શું છે વ્યવસ્થિત વ્યક્તિ આવે કંચન બધું ચાલે લે છે કંચન કરશે અને વ્યવસ્થિત વ્યક્તિની પેડાથી અને તમારે તો જ્ઞાતા દશા કંચન જુદા થયા આવે નિલાયના બીમાર કેમ પડી એટલે જ્ઞાતા દશા તમે પોતે જ્ઞાતા દશાનું પ્રમાણ કંચન શું કરી રહ્યા છે જોયા શું કરો જ્ઞાતા દશા છે ને કંચનભાઈ મન શું કર્યું છે કંચનભાઈ બુદ્ધિ શું કરી છે આ કંચનભાઈ મનને તમારે લેવા દેવા ના રહે તો મનમાં ફરી બેસશો નહીં નહીં તો ફરી બગડી જશે તો મન તો એટલે ચાલ્યા કરવાનું એકદમ ફેર કરવાનું તમારે કરવાનું જે ખરાબ વિચાર છે હાર વિચાર છે તમારે દયા કરવાનું તમારે કશું નહીં તમારી જવાબદારી નથી આવે ફરી એટલે વ્યવસ્થિત શક્તિ બધું તમારું કરાવી દે છે વ્યવસ્થિત શક્તિ એટલે શું એ ધંધે ભાઈ આ વખતે કાચનો પ્યાલો હોય બાર હાથમાં એનો આમ લઈ જતો હો કોઈ કાચનો પ્યાલો આમ લઈ જતો હોય નહીં આમ સરક્યો એટલે મેં પ્રયત્ન કર્યો ભેટ જતા પડી ગયો પ્રયત્ન કર્યો છતાં પડી ગયો તૂટી ગયો તો કોને તોડ્યો વ્યવસ્થિત તોડ્યો પણ હવે

તો સમજી જવું કે એનું નોકર નથી પડ્યા પણ વ્યવસ્થિત પડ્યા છે એટલે આપણે ડકો નહીં કરવાનો શું કરવાનું નોકરને શું કહેવાનું આપણે કઈ નહીં ના એને એવું કહેવાનું કે દબાવ્યો નથી ભાઈ એને એમ કહેવાનું દબાવ્યો નથી ને એટલે સમજશે કે આ ચેત તો ભગવાન થી ઊંચા છે મોટા ખરો કદર કરશે નોકર તે ભગવાન થી મોટા માણસ પણ પછી નોકરી અમે કેવો વ્યવસ્થિત છે એટલે પછી બધા છોકરું થઈ કે વ્યવસ્થિત કે છે નોકરી એમ બધા ઊંધું કરે આપણે છોકરું ફેંકીને કે વ્યવસ્થિત તમે બોલ્યા ભૂલ હોય ને આ બીજો વ્યવસ્થિત દાખલા થઈ ગયો હા બીજો દાખલો વ્યવસ્થિત ના આપો ને જે ફોડે છે એ કાચનો પ્યારો ફોડ્યો કાચનો પ્યારો વ્યવસ્થિત ફોડ્યો કેમ ફોડ્યો કે આપણે તપાસ કરી દે ને જાતિ વ્યવસ્થિત કાચનો પ્યારો ફોડ્યો ત્યારે શું કે છે કે આપણા લોક પોતે એક ડઝન કપડા લાવ્યા હાથ પેઢી સુધી ચડાવેલા એક ડઝન કપડા લાવ્યા હાથ પેઢી સુધી તમારું વિચાર થઈ આવે નહીં એટલે પછી ભલા ફાળવાળા નથી ચાલે કાફાળવાળા નથી ચાલે એને બધા નથી રીતે ચાલે અને વ્યવસ્થિત બધાનું ચલાવવાનું એટલે કોડિયાનો છે તો જેનો જેના હિસાબ હોય તેને જ ફરી અને બધી પાસે સપ્લાય એ કરે એટલે તમારે ચિંતા નહીં કરવાની એ સપ્લાય કરે સમજો ને સપ્લાય કરો જાય ઉપર નહીં હવે વ્યવસ્થિત તમને સપ્લાય કરશે બરોબર ને જો કદી વ્યવસ્થિત તોડફાડ ના કરે તો આપણા લોકો એક ડઝન કપડા લઈને ફરી લાવવાની આ પીડી દે ના લાવે માટે તોડફાડ કરે છે અને પણ સપ્લાય કરે છે એટલે આપણે એમ ચિંતા ઉપાધિ રહી ખબર ને નહીં તો આ ઢોકર દીધો ના લાવું એટલે ચાલે છે બધાને ચાલુ રહેવા માટે તોડફાડ કરે શું કે છે